અન્ય માર્ગમાં તે કેવી દશા એવો વિતરાગનો માર્ગ છે તેને આજે આખો રૂંધી માર્યો એટલે કે લોકોને ક્રિયાકાંડમાં જ ઘાલી દીધા એમાં ઘાલનારોએ કોઈ નથી ઘાલનાર એમના કર્મો છે અને જે ઘલાયા છે અને મહી પેસે છે એ એમના કર્મથી બફાય છે સૌ સૌના કર્મથી બફાઈ રહ્યું છે એમાં કોઈનો દોષ છે નહીં પોતાના કર્મે કરીને જ ગૂંચાયા કર્યા છે આ ઘાંચીનો બળદ હોય છે તે સાંજે ચાળીસ માઇલ ચાલ્યો એવું તેને લાગ્યા કરે છે પણ જ્યારે આંખેથી દાબડા નીકળે ત્યારે એની એ જ ઘાણી એવું આ લોકો ચાલ્યા કરે છે અનંતા લાખો માઇલ ચાલ્યા પણ ઘાંચીના બળદની પેઠે ત્યાંના ત્યાં જ છે અને ત્યાં હોત તો તો સારું ઘાંચીનો બળદ તો ત્યાંનો ત્યાં જ રહે પણ આ તો બે પગના ચાર પગ થશે તેથી મારે હોંકારો કરીને બોલવું પડે છે કે અલ્યા ભાઈ ચેતને કંઈક કંઈક તો ચેત મોક્ષની વાત તો જવા દે પણ કંઈક સારી ગતિ તો ચાખ અને આજે ભરત ક્ષેત્રમાં ગતિ સારી રાખીને શો ફાયદો કાઢવાનો હવે તો છઠ્ઠો આરો આવવાની તૈયારી થઈ રહી છે હવે કંઈ બીજા ક્ષેત્રોમાં પેસી જવાય ક્ષેત્ર ફેરફાર થાય એવું કાંઈક કરી લે ક્ષેત્ર ફેરફાર થઈ શકે છે વીતરાગના માર્ગમાં બધાએ સાધન છે આજે તો મહાવીર ભગવાનના કૃષ્ણ ભગવાનના વેદાંતના બધા ધર્મોના શાસ્ત્રોનો બધો આધાર છે છઠ્ઠા આરાની શરૂઆતથી જ કોઈ ધર્મનો કોઈ આધાર નહીં હોય ખલાસ અઢાર હજાર વર્ષ પછી બિલકુલે ખલાસ થઈ જશે એવું વિતરાગોનું વર્ણન છે મારે કંઈ જણાવવાની જરૂર નથી હું એ તો વર્ણન કહું છું આ મારી વાત ના હોય મારી વાત તો આ એમને એમ નીકળે છે તે અને આ તો વિતરાગની વાત છે ભાઈ થોડું સમજવું પડે ને સમજ્યા વગર કેમ ચાલશે કોઈ દાડો તમે જાણી બૂજીને છેતરાયા હતા જાણી બૂજીને છેતરાય એ મોટામાં મોટું મહાવ્રત કહેવાય છે આ દુષમકાળનું જાણી જોઈને છેતરાવું એના જેવું મહાવ્રત કોઈ નથી આ કાળમાં સાચો માર્ગ તો મળવો જોઈએ ને લોકક્રિયા તરફ વિશેષ વળેલો છે સાચો માર્ગ ના મળ્યો એટલે પણ ક્રિયા તરફ વળ્યું હોત ને તો એ વાંધો નહોતો કે ક્રિયાનું ફળ આવશે કોઈ માણસે અહીં જાયફળનું બીજ રોપ્યું તો ઉપર જાયફળ આવશે તો એ દૂધપાક કે શ્રીખંડમાં નાખવા ચાલશે પણ કંઈક રોપ્યું હશે તો ફળ આવશે એ કંઈ ખોટું નથી પણ એમના આ બધા ટ્રીક ધ્યાન ઊભા થયા બ્રેઇન ટોનિકવાળા જે ધ્યાન ઊભા થયા એ સંપૂર્ણ અહિતકારી છે એમણે જે ડબલ ટ્રીક વાપરવા માંડી વેપાર ખાસ્સો હીરાનો કે જેમાં ભેળસેળ ના કરી શકાય તેમાં શું કર્યું એકને બદલે અન્ય આપવા માંડ્યું તે એના કરતાં તો ભેળસેળવાળા સારા કે એકને એક હતું તેમાં બીજું નાખ્યું ને આ તો એકને બદલે અન્ય આને ક્યાં પહોંચી વળાય કોઈની વાત નથી કરતા આપણે કોઈ સમજ્યું હોય તો વાત કરવી કે જ્ઞાની પુરુષ ચેતવાનું કહે છે બ્રેઇન ટોનિકથી આટલું ચેતાય તો ચેતો એ બહુ સારી વાત છે કારણ કે બીજું તો કંઈ નહીં પણ આ હાર્ડ રૌદ્ર ધ્યાન કહેવાય આ લાકડામાં સોફ્ટવુડ ને હાર્ડવુડ આવે છે ને તે હાર્ડવુડને તો રંધો મારીએ તો રંધો તૂટી જાય સોફ્ટવુડ હશે તો દિવાસળીએ બને આ તો હાર્ડવુડ જેવા હાર્ડ રૌદ્ર ધ્યાન